तान् तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मी सहस्र कलानिधिम् कला चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिष्य षड्भिर्विराजते योऽसौ पञ्चदा मम अं? एक दिन परमानंद दास ने श्री ठाकुर जी के चरणारविंद को महात्म्य कथा में श्री आचार्य जी के શ્રી મુખ તે સુન્યો એટલે એક દિવસ પરમાનંદ દાસે શ્રી ઠાકોરજી ના ચરણાર બિંદ નો કથા માં શ્રી આચાર્યજી ના શ્રી મુખ થી સાંભળ્યું શ્રી ઠાકોરજી ના ચરણારવિંદ નું મહાત્મ્ય કથામાં શ્રી આચાર્યજી સામે શ્રી મુખ થી સાંભળ્યું એનો અર્થ શું થયો ઠાકોરજી ના ચરણારવિંદ વિશે એટલે ઠાકોરજીના ચરણારવિંદ કેવા છે કેવા મહાન છે એ સાંભળ્યું મહાત્મા એટલે એની મહાનતા આગળ આવશે કીર્તન આપણે જોશું तो समय परमानंद दास ने श्री ठाकुर जी के चरणारविंद को महात्म्य सही सहित કીર્તન શ્રી આચાર્યજી કે આગે ગાયો સો પદ એટલે એ સમય શ્રી ઠાકુરજીના ચરણારવિંદ નું મહાત્મ્ય કીર્તનમાં શ્રી આચાર્યજી ને પરમાનંદ દાસે સંભળાવ્યું આગળ આવ્યું ને કે શ્રી મહાપ્રભુજી જે પણ કથા કરતા એનું એ કીર્તનમાં કરી અને સંભળાવતા તો આ એમણે પદ ચરણ કમલ વંદો જગત જે ગોધન કે સંગ થાય એટલે આ એ ઠાકોરજી ના એ ચરણારવિંદ છે એમને હું વંદન કરું છું કે જે ગાયોના પાછળ ચરાવતા ચરાવતા જે ઠાકોરજીના ચરણારવિંદ પધારતા જો પદ કમલ ધૂરી લપટે લપટાને કર ગહી ગોપીનપુર લાય એટલે જે ચરણ કમલ ગાયો ચરાવતા અને બ્રજમાં પધારતા व्रजनी रज थी रगदोड़ाई गया व्रज भक्त चरण ने पोता छाती पर बता जे पद कमल यु, पूजित राज में चल, चली आए युधिष्ठिर બધા પાંડવોએ ભેગા થઈને એને યુધિષ્ઠિરને કહ્યું કે હવે આપે રાજસુ યજ્ઞ કરવો જોઈએ ત્યારે ઠાકોરજીની આજ્ઞા લઈ અને યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞનો આરંભ કર્યો અને એમાં મહાન ઋષિ મુનિઓ દેવતાઓ રાજાઓ વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો બધાને ત્યાં નિમંત્રણ અપાયું પણ સૌથી પહેલા કોની ચરણ વંદના કરવી કોને સૌથી પહેલા સન્માન આપવું આદર આપવું તો બધા લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના માટે કહ્યું કે સૌથી શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ તો રાજસુ યજ્ઞમાં જે પધાર્યા જે પદ કમલ पितामह भीषम भारत में देखन पाए બે જ્યારે ઠાકોરજી અર્જુન ને ભીષ્મ પિતામહ માટે બહુ પ્રેમ હતો એના દાદા હતા એટલે જયારે સામસામાં લડાઈમાં આવ્યા તો અર્જુન ભીષ્મ પિતા ને બાણ લાગી ન જાય એવી સાવધાનીથી બાણ ચલાવતા પણ એવું જો કરે તો તો યુદ્ધ હારી જાય એટલે ઠાકોરજીએ અર્જુનને થોડો જુસ્સો દેવડાવવા માટે એમને પ્રતિજ્ઞા લીધી હતી ઠાકોરજીએ કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં લઉં પણ અર્જુન જો આવી રીતે ઢીલો થઈને યુદ્ધ કરે તો કેમ ચાલે એટલે ઠાકોરજીએ રથ ઉપરથી નીચે ઉતરીને દોડતા દોડતા ભીષ્મ પિતાના સામે રથનું પૈડું લઈને પધાર્યા તો એ ચરણ કમલ એ ચરણ કમલ કે જેનાથી યુદ્ધ ભૂમિ પર આપ દોડ્યા જે પદ કમલ શંભુ શંભુ ચતુરાનન હૃદય કમલ અંતર રાખે શંભુ એટલે શિવજી ચતુરાનન એટલે બ્રહ્માજી ચાર જેમના ચાર દિશામાં ચાર મોઢા છે એ બ્રહ્મા ચતુરાનંદ આનંદ એટલે મુખ એટલે બ્રહ્મા પણ ઠાકોરજીના ચરણ ધ્યાન કરતા રહે છે જે પદ કમલ રમા રમા ઉર ભૂષણ ભૂષણ વેદ ભાગવત વેદ ભાગવત મુનિ સાખે એટલે લક્ષ્મીજી જેમના ચરણ કમલને લક્ષ્મીજી પોતાના કંઠમાં ધારણ કરે છે અને વેદ ભાગવત અને ઋષિ મુનિઓ જેની સાંખ પૂરે છે એટલે જેની સ્તુતિ કરે છે એમ સમજો જે પદ કમલ લોકતંત્ર લોકત્રય પાવન બલિરાજા કે પીઠ ધરે એટલે વામન અવતાર ઠાકોરજી ધારણ કર્યો અને બલિરાજાને પાસેથી બધું લઈ લીધું ને દાનમાં એટલે ત્રણેય લોકને ઠાકોરજીએ પાવન કર્યા પોતાના ને પધરાવીને અને પછી ત્રીજું ચરણ ક્યાં પધરાવવું કેમ કે બધું બે ચરણ માં તો માપી લીધું બલિરાજાના પીઠ ઉપર ત્રીજું ચરણ પર સો પદ કમલ દાસ પરમાનંદ ગાવે ગાવત પ્રેમ પિયુષ ભરે એટલે આવા ચરણ કમલ છે એનું પ્રેમ પિયુષ ભરીને એટલે પ્રેમરૂપ અમૃત થી છલકાઈને પરમાનંદ દાસ આવા ચરણ કમલની મહિમા ગાય છે આ રીતે ચરણારવિંદની મહાત્મ્ય કથામાં મહાપ્રભુજીના શ્રીમુખથી સાંભળ્યું પછી પરમાનંદ દાસે આ પદ માં એ મહિમા ગાઈ ता पाछे श्री आचार्य जी के आगे प्रार्थना प्रार्थना को પદ ગાયો સો પદ એટલે એક બીજું પદ પ્રાર્થના નું શ્રી આચાર્યજી ના સામે ગાયું શું પદ છે હે ગોપીજન વલ્લભ હું આટલું માંગુ છું કે માનુષ જન્મ ઓર હરિ સેવા ब्रज बसिवो दीजे मोही सुलभ મનુષ્ય જન્મ હરિની સેવા કે ની સેવા અને બ્રજ નો વાસ આટલું મને મળી જાય તો ગણો શ્રી વલ્લભ કો શ્રી વલ્લભ કુલ કો ચેરો આપનો કોલ પ્રતીક્ષામાં છે કૃપા કરી ફોન ચાલુ રાખો અમે તો રાખશું your call has been put on hold please stay on the line આપનો કોલ પ્રતીક્ષામાં છે કૃપા કરી ફોન ચાલુ રાખો પણ આ જેને હોલ્ડ કરી Your દીધો call has been put on hold. Please stay on the line. આપનો કોલ પ્રતીક્ષામાં છે કૃપા કરી ફોન ચાલુ રાખો Your call has been put on hold. Please stay on the line. दब जाओ तो दोबारा बोल रही है ना वो उठ जाओ જે લોકો સમયથી વહેલા જોડાય છે સાધન પ્રકરણ વાળા એ લોકોએ વન ફાઇવ સેવન થી જોડાવવું જોઈએ અને વાર્તા પૂરી થઈ જાય તે પછી તમે પાર્ટિસિપન્ટના કોડથી જોડાવો તમારા કારણે તકલીફ પડે છે અવારનવાર કોડ એટલે જ બદલ્યો હતો અત્યારે હોલ્ડ બટન તમે દબાવી દીધું હતું એના કારણે બધું અટકી ગયું વલ્લભ શ્રી વલ્લભ કુલ કો હું ચેરો એટલે મહાપ્રભુજીના કુલનો હું દાસ સેવક અને વૈષ્ણવજનનો પણ હું દાસ કેવડાવું શ્રી યમુના જલ નિત્ય પ્રતિ નાઉ મન ક્રમ વચન કૃષ્ણ ગુણ ગાઉં શ્રી યમુનાજીના જલમાં હું રોજ નાઉં અને મન વાણી અને કર્મથી ઠાકોરજીના જ હું ગુણ ગાતો રહું શ્રીમદ ભાગવત શ્રવણ સુનો નિત્ય ઇન તજી ચિત કહું અનંત ન આવું લાવું લાવું શ્રીમદ ભાગવત શ્રવણ સુનો નિત્ય ભાગવત ને હું રોજ સાંભળું અને એ તજી આ છોડીને બીજે ક્યાંય હું મારું મન ન લઈ જવા પરમાનંદ દાસ યહ નિત નિરખો કબહુ ન અઘાઉ પરમાનંદ દાસ આ માંગે છે અને આવા દર્શન કરતા હું ક્યારે પણ ધરાવું નહીં ધરાવું નહીં એટલે મારું દર્શન કરવાથી મારું મન શાંત ન થઈ જાય કરતો જ રહું કરતો જ તો યહ પદ પરમાનંદ દાસ ને ગાયો એટલે આ પદ પરમાનંદ દાસે શ્રી આચાર્યજી સામે ગાયો सो सुनी के श्री आचार्य जी महाप्रभु आपू जाने जो या पद में ब्रज के दर्शन की प्रार्थना कीनी है એટલે આ પર સાંભળીને શ્રી આચાર્યજી પોતે બાપ પ્રભુજી જાણ્યું જાણ્યું કે આ પાદોમાં આપ કોણ ને મ્યૂટ કરો મહેરબાની કરીને જે પણ અત્યારે ખચળ ખચળ કરે છે તે વ્રજના દર્શનની પ્રાર્થના કીની છે એટલે એટલે આમાં આ જે પદ ગાયું ને પરમાનંદ દાસ યહ માંગત નિત નિરખો કબહુ ન અઘાઉ એમાં પરમાનંદાસજીએ એવી ઈચ્છા કરી છે કે હું સજનું દર્શન કરું જેમનો ફોન મ્યુટ નથી એ મ્યુટ કરી દો તમારો અવાજ અહીંયા આવી રહ્યો છે કાગળનો અને નો તાસો પરમાનંદ દાસ કો બ્રજ બ્રજ કે દર્શન અવશ્ય કરવાને એટલે પરમાનંદ દાસને વ્રજના દર્શન અવશ્ય કરાવવાના કરાવવા કરાવવા આચાર્યજી આપુ બ્રજ મે પધારી વેકો ઉધમ ઉદ્યમ ઉદ્યમ કિયે એટલે પછી શ્રી આચાર્યજી એ વ્રજ માં પધારવાનું ઉદ્યમ કીએ એટલું શરૂઆત કરી એમ શરૂઆત નક્કી કર્યું વિચાર્યું પ્રયત્ન કર્યો so तब दामोदर दास हरसानी कृष्णदास मेघन परमानंद दास और याद, यादवेंद्र यादवेंद्र दास आदि सब वैष्णव को संग लेके श्री आचार्य जी आपू अडेल ते ब्रज को पधारे એટલે દામોદર દાસ હરસાણી કૃષ્ણદાસ મેઘન પરમાનંદ દાસ અને યાદવેન્દ્ર દાસ વગેરે વગેરે બધા વૈષ્ણવોના સંઘ થી શ્રી આચાર્ય ને સાથે સાથે લઈને શ્રી આચાર્યજી અડેલ થી વ્રજ પધાર્યા સો ब्रज को आव, आवत मार्ग में परमानंद दास को गाम कन्नौज आयो એટલે વ્રજમાં એટલે વ્રજ જવાના માર્ગમાં પરમાનંદ દાસજી નું ગામ કનોજ આવ્યું તબ પરમાનંદ દાસ ને શ્રી આચાર્યજી સો વિનતી કરી અપને ઘર પધરાયે એટલે પરમાનંદ દાસે શ્રી આચાર્યજી ને વિનતી કરી કે મારા ઘરે પધારો પાછે પરમાનંદ દાસ અપને ભાગ્ય માની કે પરમ પ્રીતિ સો અપને ઘર પધરાય કે सब सामग्री બજાર તે લાય એટલે પછી પરમાનંદ દાસ ખૂબ જ ભાવથી અને પ્રીતિથી પોતાના ઘર ઘરે શ્રી આચાર્યજી ને પધરાવ્યા અને બજારમાંથી સામગ્રી લેવા ગયા और जो वैष्णव हते सो तीन तीन सौ बहुत विनती दैन्य દૈન્યતા કરી કે સંબંધ કો સીધો સામાન દે કે રસોઈ કરવાઈ એટલે બધા વૈષ્ણવોને એટલે જે પણ વૈષ્ણવ હતા તેમને ખૂબ વિનંતી કરી કે દૈન્યતાથી દીનતાથી વિનંતી કરી કે રસોઈ અને બધાને સીધો સામાન એટલે રસોઈની બધી સામગ્રી આપી દરેકે પોતપોતાની રસોઈ કરી પાછળ શ્રી આચાર્યજી આપું સફળી અને સફળી પાક સામગ્રી સિદ્ધ કરી કે શ્રી ઠાકોरजी को भोग धरी भोग सराय सराय आपू भोजन એટલે શ્રી આચાર્યજી સખડી અનસખડી સામગ્રી સિદ્ધ કરીને સામગ્રી સિદ્ધ કરીને શ્રી ઠાકોરજી ને ભોગ ધરી ભોગ સરાવી અને પોતે ભોજન કર્યું તા પાછે પરમાનંદ દાસ आदि वैष्णव ने सब वैष्णवन को महाप्रसाद देके आपू गादी तकिया के ઉપર બિરાજે એટલે પરમાનંદ દાસ આદિ વૈષ્ણવો ને મહાપ્રસાદ દઈને અને પોતે ગાદી શ્રી આચાર્યજી પોતે ગાદી તકિયા ઉપર બિરાજ્યા પાછે પરમાનંદ દાસ महाप्रसाद ले श्री आचार्य जी के पास आए કરી કે બેઠે એટલે પછી પરમાનંદ દાસ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા મહાપ્રસાદ લઈને શ્રી આચાર્યજી પાસે આવ્યા અને દંડત કરી બેસ્યા તબ આપુ આજ્ઞા કીએ જો પરમાનંદ દાસ કછુ ભગવત જસ ગાવો એટલે પછી શ્રી આચાર્યજી એ પરમાનંદ દાસ ને કીધું કે પરમાનંદ દાસ કઈ ઠાકોરજી નું યશ ગાઓ યશ ગાઓ तब परमानंद दास अपने मन में विचारे जो या समय श्री आचार्य जी को मन तो વ્રજલીલા में શ્રી ગોવર્ધનનાથજી કે પાસ હે એટલે ત્યારે પરમાનંદ દાસે પોતાના મનમાં વિચાર્યું કે શ્રી આચાર્યજી નું મન તો હમણાં વ્રજ લીલા માં શ્રી ગોવર્ધનનાથજી ના પાસે છે પાસો વિરહ કે કો પદ ગાઉં જાસો એક એક ક્ષણ કલ્પ કલ્પ સમાન જાય એટલે એમને વિચાર્યું કે વિરહ નો પદ ગાઉં તો એક ક્ષણ કલ્પ સમાન જાય કલ્પ એટલે ચાર યુગ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ એ એક હજાર વખત ચાર યુગો ફરે ત્યારે એક કલ્પ થાય એક સેકન્ડ નો સમય એક કલ્પની જેવો લાંબો વીતે એવું વિરહ નું પદ ગાવું સો પદ હરિતેરી લીલાથી સુધી આવે આ પદ એમણે ગાયું પદ પરમાનંદ દાસને ગાયો એટલે આ પદ પરમાનંદ દાસે ગાયો તો યામે યહ કહે જો હરિ તેરી લીલા કી સુધી આવે એટલે પરમાનંદ દાસે આ પદમાં એવું ગાયું કે હરી તેરી લીલા મેં સુધી આવે એટલે યાદ તમારી લીલાની યાદ આવે છે મને એવું કાંઈ તો તાહી સમય શ્રી આચાર્યજી આપું લીલા મેં મગ્ન હોય ગયે એટલે ઈ જ સમય શ્રી આચાર્યજી લીલામાં મગ્ન થઈ ગયા તો ઉપર ઉપર શરીર કો દેહ કો અનુસંધાન હું રહ્યો નહીં એટલે આચાર્યજી ને પોતાની એટલે શરીર નો અનુસંધાન એટલે ખબર જ નથી એટલે બેહોશ થઈ ગયા બેહોશ થઈ ગયા તો તીન તીન દિન લો આચાર્યજી મૂર્છા રહી એટલે ત્રણ દિવસ સુધી શ્રી આચાર્યજી બેહોશ રહ્યા તો નેત્ર મૂંદી કે गादी तकियान पे विराजे हते और दामोदर दास हरसानी आदि वैष्णव जो श्री महाप्रभु जी के स्वप्न को સ્વરૂપ કો જાનત સ્વરૂપ કો જાનત હતે તો જાણે એટલે નેત્ર બંધ કરીને બંધ કરીને ગાડી તકિયા ઉપર બિરાજતા હતા અને દામોદર દાસ હરસાણી આદિ વૈષ્ણવ જે મહાપ્રભુજીના સ્વરૂપને જાણતા હતા તેમને ખબર પડી કે આ શ્રી મહાપ્રભુજીને શું થયું છે તો કોઈ વૈષ્ણવ બોલે નહીં बैठे बैठे चुप हुए के श्री आचार्य जी को दर्शन कियो રહે કહે એટલે બધા જ વૈષ્ણવ જે જાણતા હતા તે ચૂપ રહી ગયા કઈ બોલ્યા નહીં બેઠા બેઠા ચૂપ થઈને શ્રી આચાર્યજી ના દર્શન કરતા હતા તો પાછે चौथे दिन सावधान होए के श्री आचार्य जी ने नेत्र खोले तब सब वैष्णव प्रसन्न भय એટલે ચાર ચોથા દિવસે સાવધાન થઈને શ્રી આચાર્યજીએ નેત્ર ખોલ્યા અને બધા વૈષ્ણવ પ્રસન્ન થઈ ગયા સાવધાન થઈને નેત્ર ખોલ્યા એટલે બેહોશી માંથી બહાર આવી બેહોશી માંથી બહાર આવીને નેત્ર ખોલ્યા तब परमानंद दास जी अपने मन में डर पे जो ऐसे पद ફેરી કબહુ નાહી ગાઉંગો એટલે પછી પરમાનંદ દાસ મનમાં બી ગયા કે હવે આવું પદ હું ક્યારે નહીં ગાઉં તબ પાછે પરમાનંદ દાસ ને સુધે પદ ગાયો ગાય સો પદ એટલે પરમાનંદ દાસે એટલે પછી શ્રી આચાર્યજી ભોજન કરી અને પોઢ્યા અને પછી બધા વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો તબ પાછે પરમાનંદ દાસ મહાપ્રસાદ કે લેકે શ્રી આચાર્યજી આગે પદ ગાય એટલે મહાપ્રસાદ લઈ પરમાનંદ દાસ શ્રી મહાપ્રભુજી ના આગે આગળ એક પદ ગાયું વિમલ વૃંદાવન કે ચંદ કો આ પદ પરમાનંદ દાસે શ્રી આચાર્યજી ના સામે ગાયું બીજું પદ ચલી સખી નંદગામ નંદગામ જહા બસીએ આ બીજું પદ કયું यह पद सुनी के श्री आचार्य जी आपू કહે જો અબ વ્રજ કો ચલીએ એટલે પછી આ પદ સાંભળી શ્રી આચાર્યજી એ કીધું કે હવે વ્રજ વ્રજ હાલો પાછે પરમાનંદ દાસ ને જો સેવક સેવકીય હતે તેને सबन को श्री आचार्य जी के पास लाए विनती कीनी जो महाराज इन जीवन को અંગીકાર કરો કરીએ એટલે પછી જે જે વૈષ્ણવ પરમાનંદ દાસે કર્યા હતા સેવક કર્યા હતા તે વૈષ્ણવોને લાવી અને શ્રી આચાર્યજી સામે કીધું કે મહારાજ હવે આ જીવોનો ને અંગીકાર કરો तब श्री आचार्य जी आपू परमानंद दासो कहे जो इनको इनको तुम नाम सुनाए के सेवक किए हैं ता, ताते अब हम पास हम तो सेवक क्यों करावत हो એટલે પછી શ્રી આચાર્યજીએ પરમાનંદ દાસે કીધું ને કીધું કે તમે એને નામ સંભળાવી દીધું છે તો તમે પાછું મારા કને શું કામ આને નામ સંભળાવવાનું કહો છો દીક્ષા દેવાનું કહો છો તો પરમાનંદાસ કહે જો મહારાજ यह તો પહેલી દસ મેં સ્વામી મેં હતો સાસુ સેવકી હશે એટલે આ પરમાનંદાસે તો કીધું કે મહારાજ આ તો પહેલી દશામાં સ્વામી પનો હતો એટલે અત્યારે હું આપનો સેવક થયો આના પહેલા હું સ્વામી પદ ઉપર હતો એટલે મેં એમને દીક્ષા આપી હતી અબ તો મેં આપકો દાસ એટલે હવે હું આપનો દાસ છું તે હવે આપ સ્વામી પદ તો જો સ્વામી હે તિન્હી કો સો હતો એટલે સ્વામી પદ તો જે સ્વામી છે એને જ સોએ છે દાસ દાસ હોય સ્વામી પદ ચાહે ચાહે તો મુખ મૂર્ખ હે એટલે દાસ છે અને સ્વામી પદ ચાહે છે તો એ મૂર્ખ છે પાસો મેં अज्ञान दशा में सेवक किए तो अब आप आप इन इनको शरण लेके ઉદ્ધાર કરીએ એટલે હવે આપ મેં અજ્ઞાન દશામાં આમને સેવક બનાવ્યા હતા હવે આપ આમને સેવક કરીને ઉદ્ધાર કરો તબ સબકો શ્રી આચાર્યજી ને નામ સુનાય સેવક કીએ એટલે પછી બધાને શ્રી આચાર્યજી નામ સંભળાવ્યું અને સેવક કર્યા તબ પાછે સબ વૈષ્ણવ वैष्णवन को संग ले कन्नौज कन्नौज को ब्रज में पधारे સો બ્રજ में पधारे સો બ્રજ में પધારે એટલે શ્રી આચાર્યજી બધા વૈષ્ણવો ને લઈ અને કન્નોજ થી વ્રજ માં પધાર્યા બસ આજે એટલું રાખો આગળની વાર્તા કાલે કરીશું આજનું રિવિઝન પણ કરીશું જી જી પ્રણામ જી જી પ્રણામ જી જી પ્રણામ